પુરુષોત્તમ દાસનો સંકલ્પ પૂરો કર્યો કારતક સુદ નવમીને દિવસે ભગતજીની દેહ પ્રકૃતિ અતિ ગંભીર થઈ ગઈ અને ધામમાં જશે એવું સૌને લાગ્યું આ વખતે વસુના પુરુષોત્તમભાઈ તથા ખાન દેશી હરિભક્તો કેવળદાસ પાટીલ વગેરે સર્વેને મહુવામાં પ્લેગ હોવાથી ક્વોરન્ટાઇનમાં મૂક્યા હતા તેમણે એવો સંકલ્પ કર્યો હતો કે ભગતજી ભેગા રહીને સેવાનો લાભ લેવો પણ બંદર ઉપર પકડાઈ ગયા એટલે નિરૂપાએ ત્યાં રહ્યા ખૂબ સ્તુતિ કરી ભગતજીએ તેમની સ્તુતિ સાંભળી તેમનો મનોરથ પૂરો કરવા પ્રકૃતિ કંઈક સારી દેખાડી અને સાંજ પડે તો થોડી વાત કરવા લાગ્યા આથી ત્યાં બેઠેલા સર્વ હરિભક્તોને લાગ્યું કે કોઈ બળિયા અને અતિ પ્રેમી હરિભક્તના સંકલ્પને ભગતજી વશ થયા લાગે છે એટલામાં તો ખાનદેશના ભાઈદાસ પાટીલ હિમલાલ કેવળભાઈ નારાયણભાઈ છનાભાઈ તથા મહિપતભાઈ વગેરેને સાંજે છોડી મૂક્યા એટલે તેઓ તરત જ ભગતજીને ઘેર આવ્યા ભગતજી તેમને જોઈ બહુ જ રાજી થયા અને કહ્યું આવ્યા છો તો સેવામાં મંડી પડો મહારાજ તો આજે તેડી જવાના હતા પણ તમારા સંકલ્પથી મને રાખ્યો છે એમ કહી તેમને ઘણું જ સુખ આપ્યું ભગતજીએ તેમને ખાન દેશના તમામ સમાચાર પૂછ્યા આવી રીતે આટલા દિવસે થોડું બોલ્યા એટલે સૌને આનંદ થયો અને જીવમાં જીવ આવ્યો અને થયું કે કદાચ સ્તુતિ સાંભળે અને દેહ રાખે પણ ભગતજી તુરત જ અંતર્વૃત્તિ કરીને બોલતા બંધ થઈ ગયા અને મંદવાડનું વિશેષ દુઃખ જણાવ્યું આથી સર્વે નિરાશ થયા સૌની આંખમાંથી તો અખંડ અશ્રુધારા ચાલી જ જાય પણ ભગતજી કોઈની સ્તુતિ સાંભળતા નહીં બીજે દિવસે ક્વોરન્ટાઇનમાં પકડાયેલા બીજા પચીસ હરિભક્તો છૂટીને આવ્યા વડોદરાથી શંકર ભગત તથા લલ્લુ ભગત પણ આવ્યા યજ્ઞપુરુષ દાસજીને આવવાની ઘણી જ ઈચ્છા હતી પણ ઉપાધિ થાય એટલે ભગતજીએ તેમને આવવાની ના લખી હતી ભગતજીની અંતિમ સ્થિતિ ધીરે ધીરે દરેકને જણાતી હતી આંખો મીચીને ચાર પાંચ દિવસ સુધી ઊંડા ઉતરી ગયા હતા વળી તેમાંથી જાગ્રત થઈ સ્નાન કરી પૂજા કરે પણ આંખો તો મીચેલી જ રાખે અને કોઈની સાથે કંઈ બોલે નહીં આવો અલૌકિક પ્રતાપ જોઈને સૌ કોઈને અતિ આશ્ચર્ય થયું વળી આવા અલૌકિક પ્રતાપ સાથે મનુષ્ય ભાવ પણ ઘણો જણાવે ભગતજીની મિલકત તેમના બે ભત્રીજા નારણભાઈ તથા પુરુષોત્તમદાસ વચ્ચે વહેંચવાની હતી નારણભાઈ ભગતજીને વિશે નિષ્ઠાવાળા હતા અને વળી તેમણે તથા તેમના પત્નીએ ભગતજીની ઘણી જ સેવા કરી હતી એટલે ભગતજીને તેમને વિશે બહુ જ ભાવ હતો આથી પુરુષોત્તમને એમ થયું કે ભગતજી તેમની બધી મિલકત નારણભાઈને આપી દેશે તે તથા તેમના પત્ની તકરારી સ્વભાવના હતા એટલે એક દિવસે ખરા ભાવમાં આવી મિલકત માટે કંઈ બોલાચાલી કરી ભગતજી એકદમ ઉપશમમાંથી જાગ્રત થઈ ખાટલામાં બેઠા થઈ ગયા અને જેઠા ભગતને કહ્યું હમણાં ને હમણાં આ બંને ઘર વચ્ચે દિવાલ કરી દો મારે એનું મોઢું જોવું નથી એમ ઘણી જ હઠ લીધી જેઠા ભગતે ભગતજીને શાંત કર્યા અને સુવડાવી દીધા પણ ભગતજી તો થોડી થોડી વારે જાગીને પૂછે દિવાલ ચણી લીધી જેઠા ભગતે તેમને રાજી કરવા ફળીમાં પથરા લાવીને મૂક્યા એટલે ભગતજી આંખો મીચીને સૂઈ રહ્યા પછી જેઠા ભગતે પુરુષોત્તમને સમજાવીને સમાધાન કર્યું એટલે પુરુષોત્તમે ભગતજી પાસે આવીને માફી માગી પછી ભગતજી મહારાજે પોતાની મિલકતમાંથી અન્નકૂટ માટે તથા સાધુને રસોઈ આપવા માટે રકમ કાઢીને બાકીની પોતાના બંને ભત્રીજાને વહેંચી દીધી મોટા પુરુષની સમદ્રષ્ટિ હોય છે પણ સેવા કરનારને અને નિષ્ઠાવાળાને વધુ વશ હોય છે એક દિવસ ભગતજીએ પીજના મોતીભાઈને ખાટલામાં બેસાડી શિક્ષાપત્રી વાંચવાનું કહ્યું થોડીવાર વાંચ્યા પછી ભગતજી બોલ્યા મોતીભાઈ મોટા પુરુષ દ્રષ્ટિ તો કરે પણ ભાદરણવાળા પુરુષોત્તમની પેઠે છકવું નહીં એમ થાય તો ઠેકાણું રહે નહીં એટલી વાત કરી આંખો મીચીને પોઢી ગયા વૈદ્ય આવ્યા પછી થોડું દૂધ લેતા હતા તે પણ બંધ કર્યું પછી પુરુષોત્તમદાસે ઘણો જ આગ્રહ કર્યો પણ કોઈનું માન્યું નહીં અને મંદવાડ ઘણો જ જણાવ્યો કાલિદાસ હજુરી સેવક હતા પણ તેમનું પણ માન્યું નહીં ગલભાઈને વારે ઘડીએ બોલાવે અને સૂતા સૂતા મળે એમ તેમને અંગત સેવાનું બહુ જ સુખ આપ્યું અને મનના તમામ મનોરથ પૂરા કર્યા આ સ્થિતિમાં કોઈ કોઈ વખત જાગ્રત થઈને શ્રીજી મહારાજનો પૃથ્વી ઉપર પધારવાનો હેતુ જે અક્ષરે સહિત પુરુષોત્તમની ઉપાસના પ્રવર્તાવવી તે તથા સત્સંગની પ્રથા સંબંધી ઘણી વાતો કરતા વળી વચનામૃતના મુદ્દાની પણ વાત કરતા અને દેશકાળે સ્થિરતા રાખવી તથા એકાંતિક ઓળખી તેમાં જીવ જડી દેવો તો સત્સંગમાં પાર પડી જશો એમ ઘણી જ વાતો કરતા એક પછી એક દિવસ જાય અને મંદવાળ વિશેષ જણાય સાથળમાં બહુ જ મોટું ગુમડું નીકળ્યું હતું તે કોઈને જાણવા જ દીધું નહીં જેઠા ભગતને તેની ખબર પડી એટલે સાથળ ખુલ્લા કરી જોયું તો પાકી ગયું હતું તેથી દબાવીને પસ કાઢી નાખ્યું ભગતજી તો અંતર્વૃત્તિ કરીને પડી રહ્યા એટલે જેઠા ભગતને લાગ્યું કે ભગતજીને સારું લાગે છે તેથી પસ બધું દબાવીને કાઢી નાખ્યું પરંતુ ભગતજી જાગ્યા ત્યારે અતિશય દુઃખ દેખાડ્યું અને સાથળ તણાય છે એમ સૌને કહ્યું એટલે જેઠા ભગતને પસ્તાવો થયો આ મેં શું કર્યું પણ ભગતજી એટલું કહીને પાછા અંતવૃત્તિ કરીને પોઢી ગયા કોઠારી મને વરતાલ લ્યો સંવત ઓગણીસો ચોપનના કારતક સુદ તેરસની સવારના સ્નાન કરવા ઢોલિયામાંથી ઉતાર્યા અને પાટલા ઉપર બેસાર્યા તેટલામાં મુખારવિંદનો દેખાવ ફરી ગયો અને મૂર્છા જેવું થઈ ગયું એટલે એમ ને એમ ઢોલિયામાં સુવારી દીધા બારસ સુધી રોજ સ્નાન કરી પૂજા કરતાં અને આજે આ પ્રમાણે થયું તેથી સૌને લાગ્યું કે હવે તો દેહ રાખશે જ નહીં એટલે બધા ભગતજીના ખાટલા પાસે વીંટળાઈને બેસી ગયા કોઠારી પ્રભુદાસ તથા શંકર ભગત ભીંતને અઢેલીને ઉગમણા મુખારવિંદે બેઠા હતા પીજના મોતીભાઈ માથા તરફ બેસીને ભગતજીનું માથું દાબતા હતા જેઠા ભગત ઢોલિયાની પાંગતે બેસીને ભગતજીના પગ દાબતા હતા એવામાં ભગતજી બોલ્યા કોઠારી પ્રભુદાસ મને વર્તાલ લ્યો મને વર્તાલ લ્યો મને વર્તાલ લ્યો એમ ત્રણ વખત બોલ્યા એટલું કહીને કહ્યું મને બેઠો કરો ભગતજીને બેઠા કરવાને મોતીભાઈ તથા કોઠારી પ્રભુદાસ ઉઠ્યા એટલામાં ભગતજી એકદમ પોતે જાતે જ બેઠા થઈ ઉત્તરાદિ મુખારવિંદે સ્વસ્તિક આસન વાળીને બે હાથ બે ચરણના સાથળ ઉપર મૂકીને નાડી પ્રાણ સંકેલીને ઊંડા ઉતરી જઈ બ્રહ્મરંધ્રમાં આત્મા પહોંચાડી સમાધિસ્થ થઈ ગયા હોય તેવું જણાયું મુખાકૃતિ એકદમ સંકોચ પામી ગઈ પરંતુ કોઈને કંઈ જ સમજણ પડી નહીં થોડો વખત એમ બેસી રહ્યા એટલે મુખાકૃતિ પાછી જેવી હતી તેવી જ થઈ ગઈ એટલે બધાએ ખાટલામાં સુવારી દીધા પછી કોઠારી પ્રભુદાસ તથા શંકર ભગત ભગતજીની પાસે આવીને નાડી જોવા લાગ્યા પણ કંઈ સમજણ પડી નહીં પરંતુ ભગતજી તો તે જ વખતે નાડી પ્રાણ સંકેલીને આંખ તથા મોઢું બંધ કરી બ્રહ્મરંધ્ર દ્વારે સ્વતંત્ર થકા ધામમાં પધારી ગયા હતા અડધો કલાક આમ તેમ જોઈને જ્યારે કોઠારીને લાગ્યું કે ભગતજી ધામમાં ગયા છે ત્યારે કોઈને ધીરજ રહી નહીં થોડી વારે કોઠારીએ શાંત થઈ સૌને શાંત કર્યા પછી ભોંય ઉપર ચોકો કરી પધરાવ્યા એ વખતે અગ્નિ સંસ્કાર કરવાની કોઈની ઈચ્છા ન હોતી એટલે ઘીનો દીવો કરી અખંડ ધુન્ય તથા ભજન શરૂ કર્યું આ જ વખતે કારવણના મથુરભાઈ તથા ત્રાજના ભગવાનદાસ આવ્યા તેમને પણ ભગતજીના અંતિમ દર્શન થઈ ગયા અગ્નિ સંસ્કાર ભગતજી અગાઉથી કહી રાખ્યું હતું અગ્નિ સંસ્કાર નાતના રિવાજ પ્રમાણે કરશો પણ ચંદનના લાકડા લાવશો નહીં તે પ્રમાણે અર્ધા છાણા તથા અર્ધા લાકડા મંગાવ્યા પછી ફૂલચંદભાઈને બોલાવીને અગ્નિ સંસ્કાર ક્યાં કરવો એ પૂછ્યું કોઠારીને એવી ઈચ્છા કે ભગતજીના અગ્નિ સંસ્કારના સ્થળે ભવિષ્યમાં છત્રી તથા ઓટો થાય એવું સ્થાન ગોતી અગ્નિસંસ્કાર કરવો ફૂલચંદભાઈએ પોતાના બાગના નૈઋત્ય ખૂણા ઉપર નદીના કાંઠે જતાં આવતાં સૌને દર્શન થાય એવી જગ્યા બતાવી એટલે તે સ્થાને અગ્નિસંસ્કાર કરવાનું નક્કી કર્યું આખી રાત સૌએ ભગતજીના દેહ આગળ બેસીને ભજન કર્યું પરસ્પર એકબીજાને ધીરજ આપી સવારમાં જ્ઞાતિના તમામ માણસો તથા નાગરો અમલદારો વગેરે સર્વ ભેગા થયા અને ભગતજીના દેહને ષોડશોપચારે સ્નાન કરાવી ચંદન પુષ્પથી પૂજા કરી સર્વેએ એક પછી એક આરતી ઉતારી પછી સ્મશાન યાત્રા નીકળી માર્ગમાં ધૂન ભજન તથા કીર્તનો ગાતા ગાતા તથા પૈસા અને અબીલ ગુલાલ ઉડાડતાં સૌ અગ્નિ સંસ્કારને સ્થળે પહોંચ્યા ભગતજીના દેહને ચિતા ઉપર સુવડાવી સૌએ અંતિમ દર્શન કરી દંડવત કરી લીધા એટલે નારણભાઈ અગ્નિ મૂક્યો અને ચિતા પ્રગટી સૌ હરિભક્તો તથા સાથે આવેલા નાગરો અમલદારો વગેરે ભગતજીના દેહને ભસ્મમય થતો અશ્રુભીની આંખે જોઈ રહ્યા અને આ લોકમાં પરમ એકાંતિક સ્થિતિને પામેલા આ ગુરુવર્ય પ્રાગજી ભક્તે દેહના સુખ દુઃખને ન ગણતા કેવળ સ્વામી શ્રીજીની શુદ્ધ ઉપાસના પ્રવર્તાવવા અનેક કષ્ટો અપમાન સહન કરી સત્સંગમાં અપૂર્વ દિગ્વિજય કર્યો તેની સ્મૃતિ કરવા લાગ્યા ફૂલચંદભાઈએ સૌને કહ્યું અહો શું ભગતજીની વાત કરું એવા અલૌકિક અને ભગવાન જેવા પુરુષ મને તો એ જ સત્સંગ કરાવી શકે મૂળે અમે શ્રાવક પણ પ્રાગજીભાઈની સાથે નાનપણથી ભાઈબંધી એટલે પ્રાગજીભાઈ નાનપણથી જ વાતો કરતા અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને વિશે નિષ્ઠા કરાવી જૂનેગઢ પણ પોતાની સાથે સ્વામીનો સમાગમ કરવા તેડી જતા તે તમામ હકીકત તેમણે વિસ્તારથી ત્યાં કહી પછી રાઠોડ રણછોડ ભક્તે પણ ભગતજીએ કેવી રીતે તેને સત્સંગ કરાવ્યો તથા નિર્દોષ કરી નિરાવરણ દ્રષ્ટિવાળો કરી દીધો તે વાત વિસ્તારથી કહી એ પ્રમાણે ગીગા ભક્તે પણ પોતાની વાત કરી એમ સૌ વાત કરતા હતા અને ચિતામાં ભગતજીના મૃતદેહને અગ્નિદેવ જાણે પોતાના ખોળામાં સુવારી તેમના નાજુક કોમળ અને સ્વામી શ્રીજીના સાક્ષાત્કાર સંબંધે તત્સ્વરૂપ બની ગયેલા દેહને શાંતિથી પોતામાં સમાવતા હતા આ અદ્ભુત દર્શન સૌ આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા આવી રીતે આ મહાન પુરુષ જગતની દ્રષ્ટિએ અંતર્ધાન થઈ સત્સંગમાં ક્યાં પ્રગટ થયા છે તે તો કોઠારી મને વર્તાલ લ્યો મને વર્તાલ લ્યો એ શબ્દના મર્મને જે સમજી શક્યું હોય તે જ જાણે પણ બીજા અજ્ઞાનીને તો એમ લાગે કે ભગતજી હવે અંતર્ધાન થઈ ગયા પછી સૌ સ્નાન કરી ભગતજીને ઘેર આવ્યા અને ત્યાંથી તમામ વિખરાયા કોઠારી પ્રભુદાસ તથા ગુજરાતના તમામ હરિભક્તો અને સ્થાનિક મહુવાના હરિભક્તો બધા મંદિરમાં ભેગા થયા ભગતજીની પાછળ મંદિરોમાં રસોઈ આપવા સંબંધે સૌએ મળીને વિચાર કર્યો અને નક્કી કર્યું કે લક્ષ્મીનારાયણ દેવના તમામ મંદિરોમાં રસોઈ આપવી તથા અમદાવાદના મંદિરમાં રસોઈ આપવી એવો ઠરાવ કરી દરેક મંદિરમાં કાગળ લખ્યા તથા દરેક હરિભક્તને ભગતજીના ધામમાં પધાર્યાના સમાચાર લખ્યા રાજકોટ શાસ્ત્રીજી મહારાજ શ્રી પુરુષદાસજીને પત્ર લખ્યો આ પ્રમાણે ગામોગામ પત્રો લખી સૌ હરિભક્ત વિખરાયા